એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો પાલનપુરમાં બેઠા બેઠા આરોહી વાર્તા સાંભળે છે આવો આવો આરોહી બેન કેમ છો સાંભળો સાંભળો આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ મૂછાળી માની વાર્તા અને વાર્તાનું નામ છે કૂતરો અને ચિત્તો એક હતો કૂતરો અને એક હતો ચિત્તો બંનેને ભાઈબંધી થઈ કૂતરાને ઘર ન મળે એટલે ચિત્તાને ત્યાં રે કૂતરો ચિત્તાને ઘેર રહે એટલે ચિત્તો એની પાસે કામ કરાવે અને નોકરની જેમ રાખે બોલો પછી તો ચોમાસું આવ્યું વરસાદ પડે ચિત્તો કે કૂતરા ભાઈ ચાલો તો આપણે રાફડા તપાસીએ રાફડા જોઈએ એમાં આ વખતે કેવી કેવી કીડીઓ ઉભરાઈ છે બંને રાફડે ગયા ત્યાં તો એમાં કેટલી જીવાત થયેલી હો નાની નાની બંને ખોબા ભરી ભરીને જીવાત ઘેર લાવ્યા ચિત્તાની સ્ત્રીએ ચિત્તાની પત્નીએ એનું મિષ્ટાન બનાવ્યું અને ધરાય ધરાઈને ખાધું બાકી વધુ એની સુકવણી કરી જમી કરીને ભાઈબંધ બેઠા હતા ચિત્તો કે કૂતરા ભાઈ મારે આ સુકવણી મારે સાસરે મોકલવી છે જરા નાના નાના ચાર પોટકા બાંધી લો ને કૂતરાએ તો ચાર નાના નાના પોટકા બાંધ્યા ચિત્તાભાઈએ તો ઠઠ માઠ કર્યો ભાઈ સાહેબ સાસરે જતા હતા ને હાથમાં સારંગી લીધી અને ગાતા ગાતા ચાલ્યા કૂતરાને કે તું આ ઉપાડી લે મોઢા આગળ ચિત્તો ને વાંસે કૂતરો પાછળ કૂતરો જે મળે તે પૂછે ક્યાં ચાલ્યા ચિત્તાભાઈ ક્યાં ચાલ્યા ઓ કુત્તાભાઈ ચિત્તાભાઈ કે એ તો મારે સાસરે જઈએ છીએ સાસરે કોઈ કે ચિત્તાભાઈ જરા સારંગી તો બજાવો ચિત્તાભાઈ સારંગી વગાડે ને ગાય કુત્તાભાઈ ને માથે વહુની સુકવણી છે કુત્તાભાઈ ને માથે વહુની સુકવણી છે ચિત્તાભાઈ તો ફૂલાતા ફૂલાતા ગાય પણ કુત્તાભાઈનો જીવ જાય કુત્તાભાઈ આખરે ખીજાયા એ કે ચિત્તાભાઈ હું જરા હું જરા આ જંગલમાં જતો આવું તમે ચાલતા થાઓ ચિત્ત તો આગળ ચાલ્યો એટલે કુત્તાભાઈએ છાના માના પોટકું ઉઘાડીને બધી સુકવણી ખાઈ લીધી પછી મય ખડ ભર્યું અંદર ઘાસ અને પાછો ઉતાવળે ચાલીને ચિત્તા સાથે થઈ ગયો થોડીક વાર થઈ એટલે કૂતરો કે ચિત્તા ભાઈ મને તમારી સારંગી આપો ને મને જરા ગાવા બજાવવાનું મન થયું છે કૂતરાએ તો સારંગી હાથમાં લીધી ને ગાયું મારા સસરાને માટે છે ખડના ડૂચા આવ્યા છે મારા સસરાને માટે છે ખડના ડૂચા આવ્યા છે <laughs> ચિત્તાભાઈ કે વાહ કુત્તાભાઈ વાહ કુત્તાભાઈ તમારું ગાયન તો બહુ સુંદર છે ને કંઈ કૂતરો કે એ તો વળી ભાઈબંધની મહેરબાની છે તે એવું સરખું આવડે હું તો તમારી પાસેથી જ શીખ્યો છું ને ચિત્તાભાઈ ચિત્તાભાઈ તો પછી વાજતે ગાજતે સાસરે પહોંચ્યા સાસરિયાએ સમાચાર પૂછ્યા ને ચિત્તાભાઈએ પણ પૂછ્યા કેમ છો ને કેમ નહીં ને કેમ છો ને કેમ નહીં ચિત્તાભાઈ રહ્યા જમાઈરાજ કૂદતાભાઈનો ભાવ કોણ પૂછે સાસુએ હેત કરીને જમાઈ રાજને જમાડ્યા હો ભાઈ અને ચિત્તાભાઈ તો લાપસી જમે પાછા બેઠા બેઠા કૂતરાનો કોઈએ ભાવ ન પૂછ્યો થોડીક વાર થઈ એટલે કૂતરાભાઈ નજર ચૂકાવીને બહાર નીકળ્યા ને દોટ મૂકીને ઘર ભણી ભાગ્યા જમાઈ રાત તો લાપસી ખાતા ખાતા મલખાઈને બોલ્યા આ તમારા માટે મેં સુકવણી આણી છે બહુ સરસ છે સાસુજીએ હરખાતા હરખાતા ટોપલો ખોલ્યો અને સસરાજી ડોલતા ડોલતા જોઈ રહ્યા ત્યાં તો ટોપલામાં સુકવણીને બદલે ખડ ઘાસ હતું ઘાસ ચિત્તો તો ખડ જોઈને ધુઆ ફૂવા થઈ ગયો અને કૂતરાને ખોળવા લાગ્યો ક્યાં છે ક્યાં છે ક્યાં છે પણ કૂતરા ભાઈ તો પલાયન થઈ ગયા હતા ભાગી ગયા હતા ચિત્તાએ બહાર નીકળીને એક ડાયા માણસને પૂછ્યું ભાઈ કૂતરાભાઈ કેમ જડે એ કે ઢોલ વગાડીને નાચ કરો એટલે કૂતરાભાઈ આવશે ચિત્તાએ તો ઢોલ વગાડ્યો ને નાચ કર્યો ગાય ભેંસ ઘેટા વગેરે બધા જનાવરો આવ્યા પણ કૂતરાભાઈને તો બીક હતી એ કે જોઉં તો તો ચિત્તાભાઈ મારી જ મારી જ ખાય ને જવાય જ નહીં હું જાઉં તો ચિત્તાભાઈ મારી ખાય મને બીજો દિવસ થયો ઘેટાએ કૂતરાને નાચની વાત કરી કહેલા બધા નાચે છે તારે નથી જવું કૂતરાને નાચમાં જવાનું એવું મન થયું એવું મન થયું કે ન પૂછો વાત પણ શું કરે ઘેટું કે મુંજામાં હું તને મારી પૂંછડીમાં સંતાડીને લઈ જઈશ પછી કઈ ચિત્તો તને દેખશે વળી બીજો દિવસ થયો ને ઢોલ વાગ્યા ને નાચ શરૂ થયો ઘેટાભાઈની પૂંછડીમાં સંતાઈને કૂદતાભાઈ તો ઉપડા ચિત્તો તો કૂતરાભાઈને ચારે કોર શોધે પણ ક્યાંય કૂતરાભાઈ દેખાય નહીં ચિત્તાભાઈ નિરાશ થઈ ગયા વળી પાછા સાંજે ઢોલ વગાડ્યો અને નાચ શરૂ કર્યો ઘેટાની પૂંછડીમાં સંતાઈને વળી કૂદતાભાઈ પણ આવ્યા ઢોલ ખૂબ ખૂબ વાગવા માંડ્યો નાચ ખૂબ જોરથી થવા લાગ્યો અને બધા જનાવરો પૂંછડી હલાવી હલાવીને નાચવા લાગ્યા હો ભાઈ ઘેટાભાઈની પૂંછડીમાં તો કૂતરાભાઈ હતા એનાથી કેમ નચાય ને કેમ કરીને પૂંછડી હલાવાય પણ નાચ તો એવો વધો અને ઢોલ તો એવો વાગ્યો કે ઘેટાભાઈથી એ ન રહેવાયું અને તે પણ પૂંછડી પટ પટ પટ હલાવીને નાચવા લાગ્યા અને ત્યાં તો કૂતરાભાઈ પૂંછડીમાંથી બહાર પડી ગયા બફ કરતા કૂતરાભાઈ કે હવે માયરા ભાઈ સાહેબ તુરત જ ઉઠીને ભાગ્યા અને એક માણસની પાછળ સંતાઈ ગયા હો માણસની પાછળ ચિત્તાભાઈએ ગુસ્સામાં અને ગુસ્સામાં ઘેટાને ઠાર કર્યો મારી નાખ્યું એક પંજો મારીને પછી કૂતરાને મારવા દોડ્યા પણ ત્યાં તો માણસે સામે એક લાકડી ઉગામી આ ઘોરે જ ચિત્તા ચિત્તાભાઈ કે ઠીક છે કુત્તાભાઈ કોઈક દિવસ લાગ આવવા દે એકલો જોઉં તો ખાય જ જાઉં તને જોઈ લેજે તું ત્યારથી કૂતરાને અને ચિત્તાને વેર છે હો આરોહી બેન કૂતરો ચિત્તાને દેખીને ભાગે છે ત્યારથી કૂતરાએ જંગલમાં રહેવું છોડી દીધું છે ને ત્યારથી તે માણસની સાથે જ વસે છે ભાઈ હા તો આરોહી બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો